તપ ક્રિયા ને મુક્તિ તપ અને ક્રિયાથી મુક્તિ મળે ખરી તપ અને ક્રિયાથી ફળ મળે મુક્તિ ના મળે લીમડો વાવીએ તો કડવા ફળ મળે અને આંબો વાવીએ તો મીઠા ફળ મળે તારે જે ફળ જોઈતું હોય તેવું બી વાવ મોક્ષ માટેનું તપ તો જુદું જ હોય આંતર તપ કહેવાય મોક્ષના ચાર પાયા જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ સમજ્યા વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો ઝાલી પડ્યા આ ખાટલાના ચાર પાયામાંથી એક પાયો ઝાલે એવું આ તપને ઝાલી પડ્યા દેહને તપાવવાનો નથી મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઈ જાણે નહીં પણ આજે તો બાહ્ય તપ જ કરે છે તે જે સ્ટેશન આવ્યું તે પકડ્યું બાહ્ય તપથી બાપજીને ફળ શું મળ્યું દેહ તેજવાળો થયો દેહને તપાવ્યો તે દેહ અજવાળાવાળો થાય પણ દેહ જોડે આવવાનો છે આ તો બાળી મેલવાનો છે આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી આ બધી કસરત શાળાઓ છે એમાં આત્મા માટે કંઈ જ થતું નથી કંઈ જ ઉપકાર થતો નથી બૈરી વગર જીવાય કે નહીં તેની કસરત કરી તે બૈરી મૂકી નાસી જાય બૈરી બાર મહિના પિયર નથી જતી માટે ઘેર પણ જીવાય છે શું કામ નાસી જાય છે બા દીકરાના બાપા જોડે રોજ વઢવાડ કરતી હોય તો દીકરો ગાંઠ વાળે કે હવે આ ન હો બૈરી ન હો એવી મજબૂત વાળેલી ગાંઠ પછી ઉદયમાં આવે તે પછી નાસી જાય એના કરતાં આ સહન કરને આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે પ્રાપ્ત દુઃખ એને તો ઇનામ કહેવાય ભલે પછી એ સહન કરવું પડે પણ કશું ગયું તો નથી ને આપણને કશુંક મળ્યું એ ઇનામ જ કહેવાય ને તપ અને ત્યાગ કરે છે એ તો વિષય છે સબ્જેક્ટ્સ છે એનાથી માત્ર હિંમત કેળવવાની હોય તપથી શરીરને શક્તિ છે એમ જણાય પણ ત્યાગે ઉસ્કો આગે તે અનંત ગણું થઈને સામે આવે અને મોક્ષ ના મળે પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી શુભમાં પડી રહેજો